આપો મેરે ઉપર બડી કૃપા કરી હે એટલે ગોવર્ધનાજીની ધ્વજાના સાષ્ટાંગ દંડવત કરીને ધ્વજાના સન્મુખ એમનું મો કરીને સુરદાસજી સુઈ જતા હતા પણ મનમાં એવું થતું હતું કે શ્રી ને શ્રી ગુસાઈજી મારી ઉપર મોટી કૃપા કરી છે શ્રી ગોવર્ધનનાથજી કી લીલા કરે મુખ કરે ને એટલે આમ થતા રહીએ એવી રીતે એટલે આ તરફ જોતા હતા સમજ્યા જી જે જે શ્રી जी की लीला को याही देर सो અનુભવ કરાય એટલે જે જે સહન ન આમાં શું હોય કે સુરદાસજી છે મેં કીધું ને કાલે કે એ ઠાકોરજી ના સખા હતા તો આખી મતલબ એક તો આપણે મર્યા પછી ઠાકોરજી સાથે લીલામાં પ્રાપ્તિ હોય પણ આ તો શું છે કે ઠાકોરજી સાથે તો તમને ખબર છે ને ઠાકોરજી સાથે સુરદાસજી કોમનદાસજી રોજ રમતા હતા યાદ એ થી મતલબ સમજ્યા જી જી જી એ તો શું છે લીલાના અંદર સાથ રહેવું અલગ વાત છે पर आ तो लीला ठाकुर जी जब विराज रहे हैं और आ बदा कुमन दास ना बदा अच्छा, आगे कुमन दास जी वार्ता आपसे हूँ जो, जो कि ठाकुर जी बधु रंबा पधारे ना तो साथ लई जाता है लोग ने पर सूरदास जी थी बधु मांगता ना ठाकुर जी बधु दर्शन आपता आज से ही ठाकुर जी की सब लीला को अनुभव है अब लीला ना अनुभव तब केम समझाऊ મતલબ ઠાકોરજી જે પણ કરતા હોય ને રમે તો ભોજન કરે તો ઠાકોરજીને જો જો કરવું હોય બધાને દર્શન થાય સુરદાસજીને સમજો જી જી એ તો યાદ આપણા દર્શન નથી થતા ને થાય છે તમને દર્શન ના જી તો આપણી કમી છે ને આપણે એટલું ઠાકોરજી એટલે નથી થતા આ તો સદા સ્મરણ એટલું સ્નેહ હતો ઠાકોરજી તો આ ને આ દેહ થી ઠાકોરજી ની બધી લીલા નો અનુભવ થતો આપણે જો ઠાકોરજી ના દર્શન કરીએ બધું કરીએ પર આપણે એટલું પ્રેમ ઠાકોરજી થી નથી કરતા એટલે ઠાકોરજી આપણે સામે નથી હસતા આ સામે બધા હસતા હસતા બોલાતા હસતા બધું કરતા હતા હમ પરંતુ યા સમયે એક વાર શ્રી ગુસાઈજી આપો ઉપર કૃપા કરી કે દર્શન દે તો મેરે બડે ભાગ્ય હો છે પણ એક વખત મારી ઉપર ગુસાઈજી કૃપા કરે તો અને દર્શન આપે તો મારું બહુ ભાગ્ય થઈ જાય શ્રી गुसाई जी को नाम कृपा सिंधु है सब भक्तन के मनोरथ पूरा करता है સો પૂરણ કરેંગે એટલે શ્રી ગુસાઈજીનું નામ કૃપા સિંધુ છે એ ભક્તોનું ભક્તોનો મનોરથ પૂરો કરે છે તમારો પણ પૂરો કરશે તો યા પ્રકાશ સુરદાસજી શ્રી ગુસાઈજી કે સ્વરૂપ કો ચિંતાવન કરે थे और यहाँ से गुसाई जी श्री गोवर्धन नाथ जी को श्रृंगार करा था सूरदास जी श्री गुसाई जी ना स्वरूप याद करता चिंतन करता चिंतन ना मतलब चिंतन मतलब गुसाई जी स्वरूप नो मन में एकदम आपके सामने आ जाए ना તારે મમ્મી ની યાદ આવે તો મમ્મી આંખના સામને હોય દૂર હોય તો પણ એવી રીતે ઠાકોરજી ગુસાઈજી નો ચિંતન કરતા હતા કોણ સુરદાસજી કે મને અત્યારે ગુસાઈજી ના દર્શન થાય તો કેટલી મને આનંદ આવી જાય કે ભાઈ ગુસાઈજી નું નામ શું છે કૃપા સિંધુ છે સમજો છે यहाँ જે ગુસાઈ આપે છે ગોવર્ધનનાથજી કો સિમનાર કરટ હતે એટલે અહીંયા શ્રી ગુસાઈજી પોતે શ્રી ગોવર્ધનનાથજીનો શિંગાર કરતા હતા સો વા દિન શ્રી ગુસાઈજીને સુરદાસ કો જન જનમોહન જગમોહન ને બેઠે કીર્તન કરત ન દેખે એટલે તે દિવસે શ્રી ગુસાઈજીએ સુરદાસજીને જગમોહનમાં બેસીને કીર્તન કરતા નતા જોયા જે જે જગમોહન એટલે શું જગમોહન એટલે જો ઠાકોરજી બિરાજે એવો નિજ મંદિર હોય પછી ઠાકોરજી બિરાજે એના પછી તિવારી હોય આ મંદિર નો સ્વરૂપ હોય છે ઓર પછી ચોક હોય ચોક પછી જગમોહન હોય છે જ્યાં કીર્તનિયા કીર્તન કરે બેઠીને સમજો उनका नाम जगमोहन तो क्या आपसे ना तो मैंने दिखाई ठीक है जी जय છે સો તા સમય શ્રી ગુસાઈજી આપુ સેવકન સો પૂછે જો સુરદાસજી કહે એટલે એ વખતે ગુસાઈજી સેવકોને બધાને પૂછે કે સુરદાસજી કહે છે તબ એક વર્ષ બિનતી કે જો મહારાજ સુરદાસજી સુરદાસજી તો આજ મંગળા આરતી કે દર્શન કરી કે પાર્સલીમાં પરાસલીમાં સગરે સેવકન સો ભગવત સ્મરણ કરી કે ગયા એટલે એક વૈષ્ણવ એમને વિનંતી કરી કે મહારાજ સુરદાસજી આજ આજે મંગળા આરતીના દર્શન કરીને બધા બધા સેવકો બગડ કરીને જતા રહ્યા દીદી પાસોલી એટલે જો કલવે કીધું હતું ને ચંદ્ર સરોવર એટલે પરાસોલી ચંદ્ર સરોવર જહા ઠાકોરજી ને રાસ કર્યો એવું જગ્યા છે એમનું નામ ચંદ્ર સરોવર છે સરોવર છે પછી ગુસાઈજી કે બેઠકજી બી હૈ ઠાકોરજી ને રાસ કર્યો એવું સ્તોત્રાવી છે તું આવ્યો તો ને જી હા જે જે પછી બોલ જ્યાં ઓલો રહ્યો હતો ને બ્રજવાતી વોય તો માય તો કાર નાચો તો ઓ નાચ્યો તો યાદ છે બ્રજવાતી વોય જગ્યા છે હા જે જે ચાલ तब श्री गुसर जी आप जाने जो भगवत इच्छा सूरदास जी को बुલાવે કી ભય હે એટલે શ્રી ગુસરજી ને એવું ખબર પડી ગઈ કે ભગવત એટલે ઠાકોરજીની એવી ઈચ્છા છે સુરદાસજી નું બોલાવી લેવાની ઈચ્છા છે તો આ સુરદાસજી પરાસોલી કો ગયે હે એટલે એટલે આજે સુરદાસજી ચંદ્ર સરોવર ગયા છે सो तब श्री गोसाई जी आप श्री मुख सो सगरे वैष्णव सो यह आज्ञा की है जो पुष्टि को जात है सो जाको कछु लेनो हो तो सो ले और जाए के सुंदर जी को देखो एट पची गोसाई जी है એમના શિવ મુક્તિ બધા વૈષ્ણવ ને આજ્ઞા કરી કે પુષ્ટિ નું જહાજ જાય છે તો જેને કઈ પણ લેવું છે એ લઈને પછી સુરદાસજી ને જોઈ લો સોયા ભારતી સો જો રાજભો આરતી ઉપરાંત રહો છે તો તો મેં હું આવત હું એટલે જે રાજભોગ આરતી સમય રહેશે એની જોડે મેં પણ આવીશ સમજ ના પડી ક્યાંથી સમજ ના પડી સો યાભાતી સો જો રાજભવાતી ઉપરાંત તો મેં હું આવત મતલબ રાજભોગ થઈ જાય આરતી થઈ જાય પછી મેં આવું યો જો આપણે ઠાકોરજીની સેવાનો ક્રમ થઈ જાય પછી આપણે ક્યાંક બહાર જવું હોય તો જઈએ ને આ વાત છે બસ કે ભાઈ રાજભોગ આરતી થઈ જાય રાજભોગ આરતી યાની કે ભોગ સર્યા પછી આરતી થઈ છે ને ઓને રાજભોગ આરતી કહીએ મંગલા ભોગ સર્યા બાકી વાર ઠાકોરજીને આરતી થાય એવું મંગલ આરતી હોય જી જી તો તો સગરે વૈષ્ણવ સુરદાસજી કે પાસે એટલે પછી બધા વૈષ્ણવ સુરદાસજી ની પાસે આવ્યા ત્યાં સમય સુरदासजी ने श्री गुसाई के और श्री गोवर्धन नाथ जी को के स्वरूप में मन બોલા બોલી બે છોડ દીયો એટલે એવી એ વખતે સુરદાસજી શ્રી ગુસાઈજી અને શ્રી સ્વરૂપ ના મનમાં લગાઈને બોલવાનું સો તવશી મુસાઈજીને કંધા બ્રજવાસી દોરાય કોઈનો ફોન મ્યુટ કરી દો કોનો છે હેલો શું કહે છે દાદા સો તપસી ગુસાઈજીને પંદર બ્રજવાસી દોરાય એટલે પછી ગુસાઈજીએ પંદર બ્રજવાસી મોકલા જો ઘડી બહુ કે હમસો સુરદાસજી કે સમાચાર આઈ કહ્યો એટલે પછી બે વાગે અમને સુરદાસજીના સમાચાર આવીને કહે છે તબ वे ब्रजवासी आए कैसे गुस्साए जी છોકર એ જો મહારાજ અબ તો સુરદાસજી કહું તો બોલત નહીં હે એટલે વ્રજવાસી આવીને ગુસાઈજીને કીધું કે ગુસાઈજી મહારાજ હવે તો સુરદાસજી કોઈની જોડે બોલતા જ નથી તો એસે કરત કરત રાજભોગ આરતી કો સમય ભયો એટલે એવું કરતા કરતા રાત ભોગારતી નો સમય થઈ ગયો તબ રાત ભોગારતી શ્રી ગોવર્ધનનાથજી કરી શ્રી ગુસલજી આપુ પરસોલી હતે એટલે પછી રાજભોગાતે ગોવર્ધનનાથજીની કર્યા પછી શ્રી ગોસાઈજી પોતે પરાસવલીમાં જ્યાં સૂરદાસજી હતા પધાર્યા તપસી ગુસાઈજી કે સંગ રામદાસ કુમનદાસ ગોવિંદ સ્વામી ચતુર્ભુજદાસ આદિ સગરે વૈષ્ણવ કે પાસ આય એટલે ગુસાઈજીની સાથે રામદાસ કુમનદાસ ગોવિંદ સ્વામી ચતુર્ભુજદાસ અને બીજા બધા વૈષ્ણવ સુરદાસજી ની પાસે આવ્યા તપ દેખે તો સુરદાસજી અચેત હોય રહ્યા કછુ દેહ કો अनुसंधान नहीं है तो जो तो सूरदास जी तो एकदम अचेत થઈ ગયા અમને દેવનું કોઈ અનુસંધાન નથી सूरदास जी कोई फोन म्यूट करो अपना એટલે જેનો મ્યુટ લઈએ ઓનો

हेलो आकार हाँ, जी जी जो श्री गुस्सा जी आज दर्जी तो हाथ पकड़ी के गए जो सुधर जी कैसे हो तो श्री गुस्सा जी पोता सुधर जी ने हाथ पकड़ी ने कीधु के सुधर जी के छो केम छो तो सुधर जी चुप्पा

जो मैं आपकी बात ही देखत हत એટલે મે તમારી જ વાત જોઈતો આ સમય આપને બડી કૃપા કરકે દર્શન દીયો એટલે આ આ સમય તમે બહુ મોટી કૃપા કરીને તમે દર્શન આપ્યા જો महाराज મે આપકે રૂપ કો એ ચિંતન કરત હતો એટલે મેં ચિંતન વાહ ગલત ચિંતવન આવી ગયો ને આવો થોડો આપણે માઇન્ડ ને ડિસ્ટર્બ કરી દઈએ છે ચિંતન યાની કે સ્મરણ કરવાનું આપણું જી જી તો મહારાજ મેં તમારા સ્વરૂપનું ચિંતન કરતો હતો તાહી સમય સુદાસજી યહ કીર્તન સારંગ રાગ ને ગાયો એટલે એવી રીતે સુરદાસજીએ આ કીર્તન સારંગ રાગમાં ગાયું સોપદ જેથી કીર્તન વાંચ્યું કીર્તન કરી લે દેખો દેખો હરી જુકો એક સુભાવ અતિ ગંભીર ઉદાર ઉદ્ધિ પ્રભુ જ્ઞાની સરોગ મભિરાય શિરોમણિરાય જ્ઞાની શિરોમણિ જ્ઞાની શિરોમણિરાય જી જી જી જ્ઞાની શિરોમણિરાય राय जितनी એટલે સમજદાસ અપરાધ સિંધુ સમબુંદ ના એક को मान बदन प्रसन्न कमल पद सन्मुख देखत हो हरि जैसे विमुख भय कृपया मुख की जब देखो तब तैसे भक्त कातर करुणामय दौलत पाछे लागे सूर्यदास ऐसे प्रभु को क्यों बीजो पीठ अभागे થોડો થોડો સમજ में આવી ગયો ને બધાને જી જય પૂરો આવી ગયો કે નહીં કોઈને ના જય જય ઠીક હે અભી થોડો આવે કોઈ સારું જી जय जय અને ઠાકોરજી કી કૃપા કે વિશે મેં આમાં કીર્તન કહ્યું છે કે ઠાકોરજી કેટલા કૃપાલુ છે કે કોઈ થોડી સેવા કરે તો ઠાકોરજી કેવા મેરુ યાની પર્વત સમાન રાઈ જેટલી સેવા કરે ના કોઈ એટલું અપરાધ કરે તો પણ ઠાકોરજીઓને ક્ષમા કરી દઈએ તો ઠાકોરજી નો ઠાકોરજી તો કેવા કૃપાલુ છે तो सूरदास जी में एम किए थे कि जो ऐसे प्रभु को क्यों दिए जे पीठ भागे मतलब ऐसे प्रभु के आपने दूर ना रहिए यानी कि प्रभु ने पीठ ना देवाय नो मतलब ठाकुर जी थी दूर ही नहीं जावान ठाकुर जी सम्मुख रहिए आप बेमुख नहीं थावाना माटे पीठ हो ह कोई थी आपने लौकिक ना अंदर अपनी लड़ाई થઈ જાય તો આપણે કેવી રીતે ઉને મો ફેરિને ચાલી હે ને તો એસી રીતે સુ ठाकुर जी થી કવિ દૂર નહીં હોવાન આમ જો એ જે વાત હતી ને કે છાペટલે સુ આ બધા જેના કીર્તન માં જે જો લખ્યો છે ને એન્ડમાં કે જો સૂરદાસજી ને આ કીર્તન કીર્તન પૂરો થયો ને તો એન્ડ લીટીમાં છે ને સુરદાસ તો જો નામ આપ્યો છે ને પોતાનો એને છાપ કહીએ બધા જોયે છે ને ચોપડીમાં હા જી જી જો એન્ડ માં નામ આપ્યો હોય ને એને છાપ કહેવાય જી જી હવે હું કરું છું જી જી यह पद सूरदास ने श्री गोसाई जी के आगे गायो એટલે આ પદ શ્રી ગોસાઈજી એ અરે આ પદ શ્રી એટલે સૂરદાસજી એ શ્રી ગોસાઈજી तब श्री गोसाई जी आपू अपने श्री मुख मुख सो कहे जो या प्रकार श्री ठाकुर जी आपू अपने भगवदीयन देना देना दिन, दीनता दान प्रक

નમ્ર થઈને અકડવાના નહીં સમજમાં આવી કે નહીં અહમ ભાવ તેમાં છૂટી જાય હું ના એમ ના એમ વાત છૂટી જાય દીનતા યાની કે એકદમ નમ્ર થઈ જઈએ અને પૂના આપણે દાસ છીએ એવો ભાવ હોય આપણો તો દીનતા નો દાન કરે સો દૈન્ય દૈન્ય ત્યાગ यही है એટલે દૈનેતા નું પ્રશ્નાપાત્ર આજ તો ઓ તા સમય સગરે વૈષ્ણવજી ગોસાઈજી કે પાસ ઠાડે રહેતે એટલે ત્યાંસી ગોસાઈજી ના પાસે બધા વૈષ્ણવો ઊભા હતા અને ઉમને તે ચતુર ભુઈदास ને કહ્યો જો सूरदास जी પરમ ભગવદિયે હૈ પછી તે વૈષ્ણવ માંથી જ અતુર્ગોદાસ બોલ્યા સુરદાસજી પરમ ભગવદીય છે લક્ષાબધી લક્ષાવધિ પદ કિએ હે એટલે સુરદાસજી એ શ્રી ઠાકોરજી ના લાખો પદ કર્યા છે લક્ષ વધી એટલે લક્ષાવધિ મતલબ લાખો પદ પરંતુ सूरदास जी ने श्री आचार्य जी महाप्रभु को जस वर्णन नहीं कियो શ્રી આચાર્યજી મહાપ્રભુજીની ના જસ પ્રગટ નથી કર્યા એટલું બધું કર્યો પણ મહાપ્રભુજી નો કઈ ના કર્યો યા સુની કે સુરદાસજી કહે જો મેં તો સગરો જસ શ્રી આચાર્યજી કો ही वर्णन कियो है जो मैं कछु न्यारो દેખતો તો ન્યારો હતો એટલે પછી સુરદાસ આ સાંભળી સૂરદાસજી એ કીધું કે આ હું જે જસ કરું છું જેના ઈ શ્રી આચાર્યજી ના વર્ણન કરું છું એટલે કઈક બીજું જુદું હોય તો મતલબ ठाकुर जी મહાપ્રભુજી और महाप्रभु जी અલગ નહીં को ન્યારો अलग नहीं दिखियो न्यारो यानी મોસો પૂછી तेने तो मैं तेरे पास कहत हो तो यह कीर्तन के अनु अनुसार सगरे कीर्तन जानिए एक मिनट हाँ हमें अपने कोई करे पुनरावर्तन तो करियो अपने तो समझ आवे हो अच्छा, आपने कीर्तन कर दू एंड में आप एंड को है इतने रोक लो ओहो बात है હલો હલો શું સમજ માં આવ્યો વાર્તા થી હલો કોણ બોલશે હલો આનું પુનરાવર્તન કોણ કરશે કોઈ જોડાણું છે જેજી મોદી કરતો કરતો હા જેજે હે જેજે પહેલેથી કરું નહીં ખાલી એ સમજા કે શું સમજો વાર્તામાં જેજે કે મહાપ્રભુજી અને ઠાકોરજી ભાઈ અલગ અલગ નથી એક જ છે हाँ बस तो अहिया राखिए काले करसू ठीक है ना काका बोलो अब कीर्तन अच्छा वो दृढ़ ना चेयरमैन बालो है ना कीर्तन आश्रय को पद है ना हम कल कर तो कल कर लेंगे ठीक है પ્રણામ કાકા નમસ્કાર બીજું પ્રણામ બીજું કરવાનું